દાદા ભગવાન ને નમસ્કાર કરું છું ઉપયોગ તે અને ઉપયોગ બોલવા માંડ્યો એટલે મેં કહ્યું ભાઈ આ જાગૃતિ કહેવાય આટલું જાગૃત થયું આટલું તે બહુ સારી થઈ ગયું હા બોલતો ઉપયોગ ચાલવા જે પરવશ કરે તેનો સમ કેમ કરો કઈ કઈ ચીજ પરવશ કરે આ સ્ત્રી થી માંડી આ મને પંચાવન વર્ષથી ઉકો છોડતો હતો તો એની પરવસ્તા તો બહુ નુકસાન ના થાય ઉધરસ થાય કે તો એ થાય કે તો અહીં ગળામાં પેલી કેન્સર થાય બીજું શું થાય <laughs> મરી જવાય દાદા પણ એનો ઉકેલ આવે પણ દારૂ પીતો તેને તો ઉકેલ જ ના આવે એની હદ જ નહીં ને ગહન જ ખોઈ નાખે ને અને કેન્સર પેલા કોઈ બીડીવાળી ઘોર ના જતું ચાય પરવશ બંધ કરે પણ એ ભોન ના જતું રહે ત્યાંથી કઈ બંધ જતું અને દારૂ તો વધારે ચડ્યો તો અરે લોકો ઘરમાં બેહાડી સહયોગ કરાયેલા દારૂ પાતા હતા સહયોગ બધી કરી આલે બધું જ કરી આલે દારૂ જો તાર બીજો છે કદ ખરો ચાખી દો ચાખ તો કરો છે એનો તળાવ એની શબત ના કરવી જોઈએ ફક્ત એક દારૂ નહીં શબત કરવી સાબત થઈ ગયો ફ્રેન્ડશીપ છોડી દેવી જોઈએ શું કહ્યું છોડી દેવી જોઈએ હા એના બદલે બીજી શબત કરો હું કોઈ બીડી પીવો બહુ થઈ ગયું આગળ તો જોઈ લે છે એનો બહુ તારે કેન્સર કરશે બીજું શું કરવાનું કેન્સર કેન્સર થઈ જવાય ને હા ચાલે એ તો જોખમદારી છે જ જાણે કે પેલી તો જોખમદારી બહુ ખોટી રોજનું કેન્સર એ તો દરરોજનું કેન્સર સુખદ કેમ કેવાય એમાં સુખ જેને માનતું હોય એને શું હે જે એમાં જે એમાં સુખ માનતું હોય તેને શું માનતું હોય માને પણ પોતાના અંદર તો થાય બધું એટલે મળે કશું બોલે નહીં મનમાં તો કંટાળે બહુ બહુ થાય બહુ કંટાળે ના હવે પાન ચાલુ કરવા તમાકુ કેપ ચડે એવી આવે છે અરે પેલી વેપારી હે મેં ખાધા પછી મસ્ત તાળ રહેશે મગજ એવી વેપારી આવે છે એવું કરીએ તો વાંધો નહીં પણ આ બધું ના જોઈએ આ તો મેડનક કહેવાય તને હજુ સર્વસ કરી નાખ્યો નથી આજનો કેવું દાદા કે બધા એનું ફળ શું એમ પૂછે છે ફળ દારૂ પીવાનું ફળ નથી પણ મારું એમ કેવું કે એવું છે ને જ્યાં સુધી કાચું હોય ને ત્યાં સુધી ઉડી જાય નહીં તો આ ઓટોમેટિક છે એટલે જે પાકું થઈ ગયું ઓટોમેટિક અંદર થી પછી માગે આપણા સહન ના થાય માગે પગ હવું ગહે ઘસઘસ કર્યા કરે જે ના આવે કેટલું દુઃખ થતું છે ને હું તો દયા જ આપણે એમ ના કહે કેમ તમે છોડી દઈ દેતા માં ભાઈ એ થયું એને દયાજનક સ્થિતિ થઈ છે ટાંટ્યા ગશે બિચારો મહી એવું થાય મહી અંદર જો ના પીએ તો મેં ચાડે મહી શાંતિ ના રહે એ પરવસ્તા કહેવાય ને બીજા બધા વ્યસન એટલા બધા એ નથી પણ વ્યસન માત્ર ખોટા તો ખરા છતાં મોટું વ્યસન કરતા નાનું વ્યસન રાખવું સારું મોટું વ્યસન પડી હોય તો નાના વ્યસન પર આવી જવું અને મનને આપી દેવું ભાઈ લા ખડે જે કઈ હા તો ભાઈ રસ્તો લાયા કઈ આ રસ્તો સર્કલ બર્કલ આવું સર્કલ તને ગમે છે કે એવું સર્કલ આવું ગમે છે કે ઉપાધિ એ બીજો એ જાગૃતિમાં જ જાય છે આ જે કહો તમે આ કેવા પ્રકાર નો ઉપયોગ આ કશું ચોકસાઈ પૂર્વક નું કામ હોય કપડીઓ રહી જાય હોય જાય કે ના રહી જાય ગમે ઊંચી જાગૃતિ માં જ કેવાય ઊંચી જાગૃતિ એમ કહે છે જાગૃતિ માં એ તો એ તો ઘણું છે બરોબર છે નુકસાન ના થાય એ આપણું કપડે લઈ જાય કામ લાગે ના ના ચાલે ટકો ના કરીએ

પછી એટલે એ જે વસ્તુ છે ને જે કે આખા દેહમાં રહેલું છે હૃદય એટલે કે અંગે જ્યાં ટાંકણી અડાડો ત્યાં વેદન પેલું લાગણીઓ ઉત્પન્ન થાય ત્યાં આત્મા રહેલો છે અને આખા દેહમાં કેવળ જ્ઞાન સ્વરૂપે રહેલો છે અમૂર્ત રહેલો છે અમૂર્ત અમૂર્ત છે અમૂર્ત અમૂર્ત તો એ એ વસ્તુ છે ને જે પછી પછી તે ખીચડીભાઈને ત્યાં નીકળેલું રૂમને જુએ તો રૂમ આકાશને જુએ તો આકાશ તો કે એ બધી વસ્તુ આમ તરત બધી આખી જાગૃતિ બધું એને જ પકડી લેશે બધું આત્માનું જે સ્વરૂપ છે પછી એ પ્રમાણે આખો દિવસ એ ઉપયોગમાં રાખ્યા કરે કે આ આ પછી બધી આની સાથે કમ્પેર કરીને પેલાને પેલો જવાબ મૂકે કેવળ જ્ઞાન સ્વરૂપ આ વ્યવહાર થયો છે અને વચ્ચે એનું સોલ્યુશન લાવે એવી રીતે બધું એ તો જેટલા હું શબ્દ બોલે એટલા પ્રકાર જ્ઞાન જોડે ને હા બસ હું બોલે એટલા બરાબર છે વર્તના કરતા બોલ બહુ ઓછા હોય છે મૂળ વસ્તુ વર્તના કરતા બોલમાં આવે છે બહુ ઓછું તેનાથી વર્તનમાં બહુ ઓછું આવે તો ને મૂળ વસ્તુ જુદી છે પણ પણ જે આ વસ્તુ જે જે વસ્તુ પકડી છે કેવળ જ્ઞાન સ્વરૂપ ને તો કે એમાં એવું લાગે કે એ વસ્તુ એવી છે ને કે આખું મનની મનની સ્થિતિ પણ આખું વિલય પામી જાય તે વખતે પછી જે અહંકાર પણ શૂન્યતાને પામે છે હા મૂળ વસ્તુ છે એ બરાબર છે સર્વ પ્રદેશ હોવી જોઈએ આ તો જેટલા પ્રદેશ બોલ્યો હોય એટલા પ્રદેશ કામ કરે સર્વ પ્રદેશ હોય પણ આ વસ્તુ ફક્ત પોતાને પૂરતી જ રહે પછી વ્યવહાર જે કહીએ ને તેમાં કશું જ પણ સર્વ પ્રદેશ નથી સર્વ પ્રદેશ રહેતા તો થઈ ગયું ને આ આત્મા છે એની પર પરમાણુનું બધું આવરણ આમ ફરી ગયું છે એ કોઈને જ્યાંથી ફૂટ્યું નહીં આવરણ તૂટ્યું તો વ્યવહારમાં વકીલ થાય તો એ આવડ તૂટે તો તેને વકીલાતનું દેખાવ બધો દેખાય જ્ઞાન કોઈને આ જ્ઞાન દેખાય કોને આ જ્ઞાન દેખાય કોને આ જ્ઞાન તો જયારે સર્વ પ્રદેશે તૂટે ત્યારે સર્વ પ્રકારના જ્ઞાનો એને પ્રદેશે વેદાય વેદાય સર્વ પ્રદેશે એટલે દરેક પ્રકારના જ્ઞાન નો પોતાની પાસે હોય આખા જગતના તમામ મનુષ્યનું જ્ઞાન એક જ આત્મામાં છે સર્વ પ્રદેશ તારવે તો બીજા પ્રદેશ ઉપર આવરણ હોય પણ જે અહંકાર ને બધા જોઈ શકે એ જ્ઞાન ફક્ત જ્ઞાન કહ્યું એને ફક્ત એને જ જ્ઞાન કહ્યું જ્ઞાન એને કહ્યું અહંકારને જ્ઞેયને બધાને જોઈ શકે એને જ્ઞાન કહ્યું પણ તે તો અંશ જ્ઞાન છે અંશ જ્ઞાન પણ ત્યાંથી ઉપયોગ કહેવાય જ્ઞાન જ્યાં છે ત્યાં ઉપયોગ અંશ હોય કે પછી સર્વાંશ હોય અહંકાર જોઈ શકાશે ને અહંકાર ને જોઈ શકે છે ગર્વ પ્રકૃતિ પ્રકૃતિ ચિત્રપટ ફોટો જોઈ શકે એમાં એમાં કહે ને કે જ્યાં એટલે આમ એટલે જે ઘણા ખરા તો અમુક જ દેખાય અમુક વિભાગ જોઈ શકે છે પછી દાદાએ જે દ્રષ્ટિ આપી ત્યારે પછી શરૂ થાય અમુક ત્યાર પછી શરૂ થાય પણ જે જે આ શુદ્ધાત્મા છે આત્મદ્રષ્ટિ જે છે તત્વદ્રષ્ટિ ભલે પણ એ આખો એ એ વાપર્યા જ કરે આખો વખત પેલું વ્યવહારનું પાછું એમાં દોષો જોવાના હોય તો એ એ શોધન ના કરી શકાય આ બધાને મારા શબ્દ ઉપર થતા એમનો લક્ષ છે મારા શબ્દોથી એમનું લક્ષ બેઠું છે અને તારું મારા શબ્દોથી આગળ વધ્યું છે અને તે બધા કંટ્રોલ કરી શકે આ લક્ષ બેઠું તે અમુક લોકોને કંટ્રોલ કરી શકે હું આમ તો તારું તારું તત બધું આમ ફોડ પાડી આવે છે આ શું છે આ શું છે એ બધું એ પણ ફક્ત આટલું જ આ દિશાનું આત્મા સંબંધી જે આમ જે બોલાયું છે ને એટલું બીજું વ્યવહાર કેવો હોવો જોઈએ કોની સાથે બીજા તો બધા આવરણ છે બીજા પ્રદેશો નું આવરણ છે એ આવરણ તૂટશે જેમ જેમ પણ આટલો પ્રદેશ જેનો સર થઈ ગયો હોય તે બીજા પ્રદેશ તોડી નાખ્યો પુરસાદ શરૂ થઈ ગયો ને પુરુષાર્થ લક્ષ ઉભું થયું ત્યારથી શરૂ થઈ ગયું જાગૃતિ રહે પુરસાદ મોટા મોટો પુરસાદ જાણ પણ એનું પાછું આમાં પોતે શું કરી રહ્યો છે એમાં જ્ઞાન આત્મા એનો જાણનારો છે એવું પાછું ઉભું રહે કે આત્મા આ જે દેખાય છે તે આત્મા અને પાછું આ વચ્ચે મીડિયમ ઉભું રહે કે આ જગૃતિને જે જોઈ રહ્યું છે તે આત્મા છે પેલું અવસ્થાને જે જાણે છે દાદાનું વાક્ય નીકળેલું અવસ્થા જે જાણે છે તે આત્માની જ્ઞાન શક્તિ છે ત્યારથી પાછું એટલે પોતે એ અવસ્થાઓને વાંચનારો અને પછી એનાથી પણ આગળ શુદ્ધાત્મા રહેલો છે જે તત્વ સ્વરૂપે જે એબ્સોલ્યુટ જે કઈ જેટલા પ્રદેશો છે એટલા બધા જ્ઞેય છે અનંતા પ્રદેશ અનંતાગ્નેય છે અનંતા પ્રદેશ અનંતાગ્નેયને જાળવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ એ સદસ્ય છે ઠેઠ વાક્ય સંપૂર્ણ વાક્ય છે એ વાક્ય યાદ ના રહે તને એ એ વધારે ઉપયોગ મારે હમ એ વધારે ઉપયોગ મારે પછી અવસ્થાઓ પૈસા ગણવા બેહું છું ભાણું ગણું છું Thank you. લાજો પાણી શું કર્યું છે હું જાણતો જાણનારો એક જ છે જાણવાની વસ્તુ અનંત છે જાણનારો એક જ છે જાણવાની વસ્તુ અનંત છે નંબર લાવવો હોય તો બધો બહુ નંબર આવી ગયો છે કે હવે આગળ બધું ના વધો ચાલે <laughs> જો લાવો હોય નંબર તમારે એથી વધારે નહી જે વધે લોકો લોકોના સીટ વધારે જવાના એક્ઝેક્ટ તૈયાર થયેલું હોય તો જગત ને કામ લાગે તેવી રીતે તૈયાર થઈ જવું આ તો અમે કહીએ કે ભાઈ આ વસ્તુ હજુ એન્ડ નથી આવ્યો શું એન્ડ ઘણો દૂર છે નહીં તો આ ચાલી શકે એમ છે અત્યારે ગાળું આ તો બીજા નહીં થતું તે જાતમાં પ્રાપ્ત થાય બીજા નહીં નહીં થતું દાદા શરૂઆતમાં આટલાથી સંતોષ થતો હતો શરૂઆતમાં આપણે કહ્યું ને કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એટલાથી સંતોષ થતો હતો પણ હવે એમ લાગે છે કે ના હજુ આગળ છે આગળ છે લોકોમાં લોકોમાં પંદર વીસ દાડા થઈ ગયા કે આ જાગૃતિ જે છે પછી આ આગળનું આમ પ્રકાશમાં ના આવે કે અને પછીનું શું કારણ જે પેલા બધું પ્રશ્નો થતા હતા એટલે ત્યાં અટકી ગાડી કે હવે આગળ આખું આગળનું કે ને કે જે પ્રગતિ માટે આ જે દીક્ષાને માટે તૈયારી જોઈએ તો ત્યાં બધું અહીં આવીને અટક્યું કાઢવી હા દાદા એનું એ છે ચાલ્યા કરે વર્તમાનમાં હેલ્પ કર્યા કરે વર્તમાન સંપૂર્ણપણે હેલ્પ નહીં કરતો મશીનરી બે જવું છે એટલે પછી એથી હેલ્પ નહીં કરતો વાણી શું શું બોલે બધું દેખાય વર્તન શું શું કર્યું બધું દેખાય લોકોનું શું કરે છે બધું દેખાય બધું આ દેખાય ને એ બધા અગ્નિ તમે કશું દેખાય છે ને શું દેખાય પોતાનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર પછી એમ બહારનો બહાર આ ફાઇલ સિવાય બીજું બધું બહારનું જે કઈ દેખાય શું ખાધું દાણા દાણા દેખાય બધું ખાતી વખતે જાણનાર ભૂલી જાવ તમે ભૂલી નહીં જતા ચૂકી જાય ને ચૂકી જવાય ભૂલી જવાય પછી જ્ઞેયો જુદા બધા ભૂલને જવા ભૂલી જાય કડવું આવે તે કેટલી યાદ રહે <laughs> કડવું આવ્યું તારે કડવું આવે તારે મીઠું હોય તારે કડવું અત્યારે તો બરોબર છે કડવું લગ્ન આ પસંદ કરે છે ને એ બંધ શું જોઈએ છે અનુકૂળ જોઈએ જાગૃતિ રહેશે અને આપે જે કહ્યું ને કે આપ આપના જે વાક્ય હોય એ બે ચાર દિવસ થી બહુ એમ યાદ ધારણ ધારણ થઈને યાદ કર્યા કરે ટકોર કર્યા કરે કે આ વસ્તુ નથી થતી એવું રહ્યા કરે